છે ને વાર્તા વાર્તા પ્રસંગે તો દિનકર દાસ કથા ઉપર બહુ આસક્તિ હતી તો શ્રી આચાર્ય મહાપ્રભુ આપ आप आपू होटल में कथा कर तो तब एक दिन दिनकर सेठ यमुना जी के तीर रस्ते करण को कहा नहीं कि चून सानी अंगा કરી ગઢી पार्टी पर धरी उपरा फेंक दियो आई समय से आचार्य जी को एक जलगरिया जल भरण आयो तब तो तो दिनकर दास ने पूछी तो दोषी आचार्य जी महाप्रभु आप कहाँ कर थे तब वह जलकरिया ने कही कि आचार्य जी पोथी खोले अब कथा कहेंगे तब दिनकर सेठ उन जलकरिया के वचन सुनती कच्ची लीटी એ જલ કે નહીં એ આઈ કથા પાછે કથાથી આચાર્યજી કહીશું કે તબ જલગરિયાને આચાર્યજી તો કહ્યો મહારાજ દિનકર શેઠ કચ્ચી અંગા કરી વિના શીખી ખાઈ કે આયો આયો है तब श्री आचार्य जी दिनकर सेठ से पूछे तू बिना सेकी अंगा करी क्यों खायो तब दिनकर सेठ बोलियो महाराज अंगा करी तो नित्य सेकी के ले आऊंगो परंतु यह आपू के मोक्षो कथामृत कब सुनोगो जो अंगा करी सेकतो तो यह अमृत कैसे मिलतो तब श्री आचार्य जी बहुत प्रसन्न हो के कहे आजू पासे रसोई સવારી કે ભોગ તરીકે મહાપ્રસાદ લેકે આવ્યા તપ તું આવે તો તપ કથા કહું તેરા આયે બીના કથા ન કહું આજુ તે તું મુખ્ય કથા તો કથા કો શ્રોતા હે તાર પાસે દિનકટ देखो बेटी रसोई करते तो श्री आचार्य जी मेरे लिए बैठी रहे तो आछो नहीं और कोई दिन लंच ढील लगे तो जब दिनकर से ठावे तब आपको कथा करो તો દિનકર શેઠ એસે ભગવદીય સુંદર શું લાગે છે તને આમાંથી બતાવ આપણે કથા કે ગમે એમાં આપણે આસક્તિ રાખવી જોઈએ જેવી રીતે દિનકર દિનકર શેઠે રાખવી ગમે તે રીતે આપણે પ્રભુનો શ્રવણ કીર્તન થાય એવું એવું આપણે કરવું આમાં જો આપણે એક વાત નક્કી કરી છે કથાની અંદર આસક્તિમાં આપણે એમના કાલે ભાવ પ્રકાશક માટે હતું કાલે હા એમાં જોયું કે એમને જયારે મહાપ્રભુજી શિષ્ય બનાવ્યા એ વખતે એમણે પોતે જ સામે ચાલીને કહ્યું કે મને આપના દ્વારા જે થતી કથા છે એનું શ્રવણ કરવામાં મારી રુચિ છે એટલે ભગવત સેવા કરવામાં એમની તત્પરતા નથી જણાતી એમાં ધ્યાનથી સમજવું જોઈએ કે પ્રભુ તો જેમનું શ્રવણ કીર્તન સ્મરણ કરીએ છીએ એ પણ પ્રભુનું જ છે અને જેમની સેવા કરીએ છીએ એ પણ પ્રભુની જ છે સેવા એ બાહ્ય ભજન છે અને શ્રવણ કીર્તન સ્મરણ એ આંતર ભજન છે સમજમાં આવ્યું ને આપણી આસક્તિ કે ભક્તિ જેની અંદર છે એ આપણા સામે હોય હાજર તે વખતે આપણે એનું સ્મરણ ન કરીએ કે એમનું શ્રવણ કીર્તન ન કરીએ પણ એમનું સેવન કરીએ પણ એ સામે ન હોય તે વખતે આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો એ આંતરભજન કહેવાય એટલે ભગવાનનું આંતર ભજન એ કથા અને બાહ્ય ભજન એટલે સેવા તો આંતરભજન એટલે આંતર સેવન બહિર્ભજન એટલે બહિર્સેવન દિનકર શેઠને આંતર સેવન છે એમાં વધારે રુચિ એમની હતી આ એક વાત થઈ પછી જુઓ બીજી પંક્તિ મહાપ્રભુજી આપ અડાલ અડેલ મેં કથા કરશે નિત્ય નિયમ હતો કે ઠાકોરજીની સેવામાં પહોંચીને તે પછી એ સત્સંગ પ્રવચન કે ભગવત લીલાનું વર્ણન છે એ કરતા આ વાત આગળ જુઓ એમ એક પછી એક એક પંક્તિમાં જે જે વાત કહેવામાં આવે છે ને એ લેતા જાઓ જો દિનકર જે પોતે હતા એમાં આપણે જોઈએ છીએ કે પ્રયાગના જ નિવાસી હતા પોતાનું ઘર પરિવાર છે એમનું કોઈ રહ્યું નહીં આગળ પાછળ પોતાનું જે હતું તે પણ એમણે બધે દાન પુણ્ય કરીને એને પૂરું કર્યું એટલે જાતે રસોઈ કરીને જમતા એકાકી જીવન હતું એમનું તો યમુનાજીના કિનારે રસોઈ કરવા ગયા સ્નાન કરીને એને રસોઈ કરી આનાથી આપણને આચાર સમજમાં આવે છે ને કે રસોઈ વગેરે ક્રિયા જો કરવી હોય તો સ્નાન કરીને શુદ્ધ થઈને જ કરવી જોઈએ એ રીતે જોતા જાઓ આગળ છે કે એમને હંગા કરી કરી હતી તો તે જરી ગઈ તો પછી એ નવી અંધારી કરતા હતા ત્યારે જલગરીઓ આવી અને આવ્યા હતા શિવાચાર્યજીમાં તો એમણે દિનકરદાસે પૂછ્યું કે તમે એટલે હવે શું સમય છે ત્યાં કથા ક્યારે શિવાચાર્યજી કહેશે તો એને કહ્યું કે હવે શિવાચાર્યજી કહેવાના નથી તો તેમણે પેલા પૂછ્યું કે એમના લીધે જ આચાર્યજીને મોડું ન થઈ શકે તો એમની કેટલી આસક્તિ હતી તે આપણે ખબર પડે છે કે ઠાકોરજી ના તે કાચી રોટલી એટલે જે વિષયમાં આપણી રુચિ હોય એમાં આપણે આપણું કામ પણ જતું કરી અને તોડીને ત્યાં પહોંચી જઈએ જો આપણી રુચિ નથી તો આપણી પાસે ઘણા બધા બહાના છે કે આજે તો આમ હતું ને આજે તો મહેમાન આવી ગયા અને કોઈનો ફોન આવી ગયો ને ઘરનું કામ રહી ગયું વગેરે વગેરે પણ દિલકદાસને કરવાની એટલી બધી તત્પરતા રહેતી કે કાચું રંધાયું તો કાચું ને કાચું ખાઈને ના આવી એટલે એટલી તત્પરતા છે એ આનાથી સમજાય આગળ રાજીવ હલો જે જે જે જે મને આમાં એ ખબર પડી કે એટલે અહીંયા જે એમણે એટલે કાચી રોટલી ખાઈ લીધી કેમ કે એમને એટલે એમને એવું કીધું કે આપણે રોટલી તો ઘરે બી શેકીને ખાઈ લેવાશે પણ પણ આપનું કથામૃત ક્યારે સાંભળવા મળશે એટલે એટલે એ ઠાકોર એટલે શ્રી આચાર્યજીનું જે વાણી છે એ આપણા માટે અમૃત રૂપ છે એ એટલે આપણને બહુ રેરલી મળે આમાં શ્રી આચાર્યજીએ પૂછ્યું કે કહ્યું હતું કે આ કાચી અંગાકારી લઈને આવ્યા છે તો શ્રી આચાર્યજીને ના સેવકો પ્રત્યે કેટલી ચિંતા હોય છે કે તેમણે કહ્યું હતું કે કેમ દિનકર તમે કાચી અંગા કરી લઈને આવ્યા રોટલી હમ અને તેમણે પછી કહ્યું કે દિનકર શેઠ બોલ્યા કે મહારાજ અંગાકારી તો નિત્ય શેખી કે લેઉંગો પરે પરંતુ यह आपको के मुख અમૃત કેસે મિલતો કેસે મિલતો તો એવું કહ્યું તો તેમણે દીનતા રાખી એટલે એક સિદ્ધાંત આપણે એ સમજાય છે કે આપણે ગુરુ સામે જઈએ તો હંમેશા આપણે દીનતાથી વાત કરવી જોઈએ જે જે પછી એટલે એમને એવું કે છે કે એમને રુચિ હતી શ્રી ના વચનામૃત સાંભળવાની એટલે એટલે લેટ પડ્યા તો એમને શ્રી આચાર્યજીએ સામેથી કીધું કે હવે તો આવી પછી જ હું કથા કહીશ એટલે એમનામાં એટલી રુચિ હતી એટલે શ્રી આચાર્યજી પણ એટલે એમના માટે આટલું એટલે કર્યું એટલે એ વાત સારી લાગી જે જે મને આમાં એક પ્રશ્ન છે પૂછી લે આ જે જે લાઈન છે ને દસ દિન પર પેટ ઉન જળધરિયા કે વચન સુનથી કચ્ચી લીટી લે જલપાન કરે એટલે એટલે ભાખરી એમણે કાચી કાચી જ ખાઈ લીટી એટલે ભાખરી એમ મને પણ બહુ ખબર નથી પણ ભાખરી જેવું જ જી જે જે અને ચડવામાં આવે છે લીટી હા પણ હા પણ આ શેકવાની વાત છે એટલે જે હોય છે ટૂંકમાં પણ રોટલી બાટી લીટી ભાખરી પરોઠા એવું કંઈ છે જી જે જે અને જે જે મને આમાંથી પેલી લીટીમાં છે દિનકર દાસ એટલે જે પણ વૈષ્ણવ હતા જે ઠાકોરજી ની સેવા કરતા હતા એમના બધા નું નામ પાછળ દાસ લાગતું હતું કે આ ઠાકોરજીના દાસ છે એમની એક ક્વોલિફિકેશન હતી અને જે જે મને એ પણ વાત ખબર પડી કે એ પણ વાત ખબર પડી કે જે શ્રી આચાર્યજી છે તો બધામાં બધામાં વેટ કરે એટલે એમને એવી કઈ જલ્દી નથી કે આ ના આવે તો ચાલે પણ જેમને સૌથી વધારે રુચિ હતી એમના માટે રૂક્યા એટલે કેવા કૃપાપાત્ર હતા દિનકરદા શેઠ સાચી વાત છે શરણદાસ <laughs> ઓર ગોપાલદાસ તમને કઈ કેવું છે એ બધું કહેવાય હા બોલ આપણા જે ગુરુ છે એમને પણ આપણી ચિંતા હંમેશા હોય છે જેવી રીતે અહીંયા દિનકરદાસજી કાચી રોટી ખાઈ તો અત્યારે જોઉં અમારામાં તો સ્વીટ કરીશ પણ તમે કાચી રોટી નહીં ખાઓ એટલે ગુરુને પણ એમના શિષ્યની એટલી ચિંતા હોય છે હા હિતક જો મને પણ તારી બહુ ચિંતા છે બે વાતની ચિંતા છે એક તો તું પ્રસાદ બરોબર લેતો નથી એટલે તારા બોલાતું નથી અને બીજી ચિંતા એ છે કે અમને બહુ સાંભળવું છે તારા વચનામૃત પણ તારી ફોનની લાઈનમાં કંઈક સુધારો કર તો અમને તારી વાત સંભળાય હો ઇલકદા સમજો કે નહીં તારાથી બોલાતું ચાલો સુંદર પ્રસંગ થયો બીજો પ્રસંગ કોણ કરે છે તરણ તું કરીશ ಮುಕುಂದ ದಿನಕದಾಸನ ಮುಕುಂದ जी जय जय अवश्य आचार्य जी महाप्रभु कैसे અવાજ તારો ગયો ના જી જે કોઈ હલો બોલ્યું ના ચાલ હવે તું બોલ કોઈ નથી બોલ્યું જી જય જય अब श्री महाप्रभु के सेव श्री आचार्य जी महाप्रभु के सेवक दिनकर दास मुकुंदास सहनिया कायस मा, मालवा में आ, मालवा देश में रहते जिनकी वार्ता को भाव कहत है દીદી ભાવ પ્રકાશ કયાથી લેવાનો જ બસ એક જ લાઈન છે વાંધો નહીં લઈ લે जी जय दिनकर दास ये लीला में नंदराय जी के भाई हते दिनकर दास तो धन धन धरानंद है और मुकुंदास ध्रुवा ध्रुवानंद है आ, सो ये मालवे में एक पायस के जन्म के जन्म सो उनके पिता उज्जैन में हाकिम के पास रहते सो एक दिन हाकिम सो बोला चाली आ, बोला चा, चाली हो गई तब दिनकर दास मुकुंदास को पिता चाकरी छोड़ी घर उठी आयो सो दिन दास पांच में दे छोड़ी तब दो दो भाई बरस दस बारह के भय सो घर में द्रव्य को संकोच भयो तब गर्ते निकसी के काशी गए तब द्रव्य बहुत कमायो तब दो जने घर घर चलन लागे आ, सो काशी ते कोस एक बाहर निकसे तब एक सर्प निकस्यो सो मुकुंदास को काटी के बिल में घसी गय सो जहर चढ़ ચઢ્યો तब दिनकर दास काशी में उठाए लियाए सो बहुत जारनवारे जतन किए परंतु विष उतर उतरे नहीं तब दिनकर दास ने पुकारी के रुदन किए कियो जोशी आचार्य जी काशी में पुरुषोत्तम पुरुषोत्तम के घर बिरा थे कृष्णदास बाजार बाजार कछु कार्यार्थ आए थे सो कृष्णदास ने दिनकर दास को विलाप सुनी भगवदीय को हृदय कोमल सो पूछियो ऐसो दुख तुम तुम क्यों करत हो तब दिनकर दास ने कही पहले द्रव्य के दुख सो घर से निकसी यहाँ आयो आए द्रव्य कमाए सो घर जात है हते सो हमारे भाई को सर्प काट्यो सो बहुत जतन किए किय परंतु जहर उतरियो नहीं अब हम हो काशी में गंगा जी में डूबी मरेंगे घर जाए कहा करे तब कृष्णदास का को दया आई और देवी जाने सो श्री आचार्य जी के चरण अमृत पास हतो सो मुकुंददास को पानी में धोई के पीवाए सो तत्काल जहर उतरी गयो मुकुंददास उठी बैठे चरणामृत को बुद्धि निर्मल निर्मल हो गई सो मुकुंदास ने कृष्ण दास को भगवत स्मरण કરી दंडवत कियो और पूछे श्री आचार्य जी कहाँ विराजत है विराजे है तब कृष्णदास ने कही तुम हम तुम हमको दंडवत क्यों करी जब मुकुंदास ने कही तुम्हारे हृदय में श्री आचार्य जी बैठित मुँह पर कृपा करी नहीं तो संसार समुद्र में हम परे है सोशी आचार्य जी कहू को ना ही जाने और तुमको हूँ न जाने परंतु तुम कृपा करी के जताए ताते भगवदीय को दनवत दनवत किए बाधक नहीं है तब कृष्णदास ને કહી ય ચરણામૃત કી બાત શ્રી આચાर्यજી कहियो ना ही तो मुँह पर खींचेंगे और गांव में कहूँ काहू सो मती कहियो हमको सब आय आय के दुख दे आ, देंगे तब यहाँ रहने रहनो कठिन पड़ेगो पाचे मुकुंदास ने कृष्णदास से पूछी दृष्टि आचार्य जी कहाँ विराजे है तब कृष्णदास ने कही जोशी आचार्य जी सो से पुरुषोत्तम दास को आ, के कहा विराजे हैं यह कही के कृष्णदास तो कारज को गए तब मुकुंदास ने कही भाई श्री आचार्य जी की सरणी चलो तब दिनकर दास ने कही श्री आचार्य जी कौन है तब मुकुंदास ने कही साक्षात भगवान है मुको उनके चरणामृत के पाए ज्ञान भयो हो जब दर्शन કરી चरणामृत લેવું तब श्री आचार्य जी के स्वरूप को जानोगे तब बेगे चलो ढील मती करो तब दो भाई आई श्री आचार्य जी को दंडवत करी विनती कर किए महाराज हम महा अपराधी है संसार के दुख सुख में परे है तो हमारी हमारी हमारी उद्धार करो तब श्री आचार्य जी कहे तुम कायस्थ हो सो तो यह पुष्टि मार कैसो सजेगो तब मुकुंदास ने कही महाराज आपकी कृपा से सब सजेगो आपकी कृपा रुद्र रुद्र चा, चा, चांडाल पर होय तो वासु हूँ सब साधे सधे आपकी कृपा बड़े पंडित ब्राह्मण पर न होय तो वासो न सधे સાથે આપ हमको कृपा करी के शरण लेहु तो शरण के प्रताप ते हम हमारो कल्याण હોય ગો आचार्य जी प्रसन्न હોય के કહ્યો के कहे हम जाने यह कृष्णदास मेघन को काम है पाशे कर दास मुकुंदास को नहवाय के नाम निवेदन कराए जो कचुक दिन का हुआ श्री आचार्य जी के पास दही के मार्ग की ભીતિ सब ઠીક હે પાછે બિનતી કિયે महाराज आज्ञा હોય તો ઘર જઈએ अब हमको अब कहाँ कर्तव्य है तब श्री आचार्य जी ब्रह्म संबंध की पत्री लिखी हस्ताक्षर दिए कहे इनकी सेवा करी के जो कछु खान पान करो तो इनको भोग धरी के जो तब दो भाई बिदा हो के मालवा में अपने घर आए त्रिजन को रसोई करी કરી धरी न्यारे धरी भी दे करते देवी जीव नाही श्री जी के सेवक होन को मन नाही तो मुकुंदास को श्री जी को चरणामृत मिलियो ताते सगरे शास्त्र वेद पुराण कंठ कंठ ડભ્ર ચર્ચા કરો થોડી જી જે છે આમાંથી મને એ વાત ખબર પડી કે જે જે મુકુદાસ ને દિનકર દાસ જે છે તો તે બહુ પૈસા વાળા હતા તો પછી એમના પિતાજીની દેહ છૂટી તો પછી એમને પછી દ્રવ્યનો સંકોચ થતો તો એ પોતે કમાવા લાગ્યા એટલે એ જે સંસારના જીવન ચક્રમાં એ લોકો ફસાઈ ગયા હતા પછી જ્યારે કૃષ્ણદાસ મેઘન નું અને શ્રી આચાર્યજીનો સંગ થયો તો એ સંસાર સંસાર ચક્રમાંથી છૂટીને પછી દેવી જીવ બની ગયા જે મને આમાંથી એ પણ વાત ખબર પડી કે જે આમાં શ્રી આચાર્યજીના જે ચરણામૃત છે તો તે કોઈ પણ કોઈ પણ વસ્તુ એટલે આપણી ખાંસી ખાંસી હોય કે બીમાર હોય કે આપણે ઝેર ચડી ગયું હોય તો આપણે શ્રી આચાર્યજીનું ચરણામૃત લે તો ઠીક થઈ જાય અને જે જે કે આમાં આપણે ઘણી બધી વાર્તામાં જોયું કે કે જે જેમને શ્રી આચાર્યજીનો સ્વરૂપનો જ્ઞાન થઈ ગયો તો હંમેશા એવું જ કે કે શ્રી એટલે મારા દંડવત કરણ શ્રી આચાર્યજી ના કરજો શ્રી આચાર્યજી તો સાક્ષાત ઠાકોરજી જ છે હલો જીજી મને આમાં એ વાત ખબર પડી કે જો શ્રી આચાર્યજી ની કૃપા કોઈ શુદ્ર ચાંડાલ કે કોઈ નીચી જાતિના એમની ઉપર પડે તો એમનો એમનો બી એટલે એમનાથી બી પુષ્ટિ માર્ગ સધે અને જો કોઈ મોટા પંડિત બ્રાહ્મણ પણ પર બી શ્રી આચાર્યજી ની કૃપા ના એટલે ના પડે તો એમનું એમનાથી કઈ પુષ્ટિ માર્ગ સચવાય નહીં હા સાચી વાત તમને બેને કઈ ન સમજાયું હે ગોપાલદાસ કટુકજી ઓર કોઈને કઈ કહેવું છે બંધુ આમાં જુઓ કૃષ્ણદાસજી છે એમણે શ્રી મહાપ્રભુના ચરણામૃત થી ને જીવિત કરી દીધા પણ એમણે બંનેને એ વાત કહી કે તમે આ કહેતા નહીં કોઈને બાપુજીને પણ નહીં જણાવતા અને ગામમાં પણ કોઈને કહેતા નહીં નહીં તો લોકો જીવવા નહીં દે મને એક તો એમને શ્રી મહાપ્રભુજીનો ડર લાગ્યો કે શ્રી મહાપ્રભુજીને પૂછ્યા વગર એમણે આ કાર્ય કર્યું તો એ ઉચિત છે કે અનુચિત એટલે એમને ડર લાગ્યો કેમ કે શિષ્યે ગુરુની આજ્ઞા સિવાય પોતાની મનમરજી મુજબ વ્યવહાર નહીં કરવો જોઈએ ને ખાસ કરીને જીવન મરણનો વિષય તો એવો છે કે એ નિર્ણય છે એ પ્રભુનો હોય છે પ્રારબ્ધને કારણે મનુષ્યનું જીવન મૃત્યુ નિશ્ચિત થાય એમાં જો મૃત્યુ પામેલો વ્યક્તિ હોય એને કોઈ જીવિત કરી દે તો ઈશ્વરની જે આખી વ્યવસ્થા છે એમાં કોઈ જાતનું આપણે દોરડા પણ કર્યું કહેવાય એટલે એક તો એ વાતનો ભય હતો બીજી વસ્તુ એ છે કે ગામની અંદર આ વાતની પ્રસિદ્ધિ થઈ જાય આપણું જે આ સેવકે આવી રીતે જીવિત કરી દીધા તો કોઈને મરવા જ ના દે ને એવા ઘણા બધા પ્રસંગો છે સાચા ખોટા ભગવાન જાણે પણ આપણા વલ્લભકુલ પરિવારની અંદર પણ અને શ્રી ગિરધરજીના વિષયમાં પણ આ પ્રસંગ છે કે જ્યારે શ્રી ગુસાઈજીના પરિવારમાં એમના એક પૌત્ર બાદશાહની નોકરીમાં લાગી ગયા હતા મુસલમાન બાદશાહને અને એમનો પહેરવેશ અને બધું પણ મુસલમાન જેવું એમણે કરી લીધું હતું એક વખત એમને પોતાની કુલ ધર્મની યાદ આવી એટલે શ્રીનાથજીના દર્શન સેવા માટે એમણે જવાની ઈચ્છા કરી અને આજ્ઞા લેવા માટે ગોકુલમાં ગયા એ વખતે શ્રી ગિરધરજી વિરાજતા હતા અને શ્રી ગિરધરજીએ કંઈક એમને એવો જવાબ આપ્યો જેનાથી ગુસ્સામાં આવી ગયા એ બાદશાહના બહુ નજીકી નોકર હતા એટલે એનો પાવર બહુ હતો સીધા ગિરરાજજી ગયા અને ત્યાં જીનાજીની સેવામાં જવા માટે એમણે પ્રયત્ન કર્યો ને બે કે ત્રણ દિવસમાં જ એમનું મૃત્યુ થઈ ગયું ત્યાં મૃત્યુ થતાની સાથે કુટુંબીજનોને સમાચાર તો આપવા જોઈએ એટલે લોકોએ સમાચાર આપ્યા ગોકુલ પણ ગોકુલથી કોઈ ત્યાં પહોંચે એના પહેલા જ એમનો અગ્નિ સંસ્કાર કરી દીધો એનું કારણ એ હતું કે શ્રી ગિરધરજીને મૃત સંજીવીની વિદ્યા સિદ્ધ હતી જો શ્રી ગિરધરજીને ખબર પડે કે આ રીતે વલ્લભકુલ પરિવાર છે એમની હત્યા થઈ ગઈ છે તો કદાચ એમને જીવિત પણ કરી દે એટલે એ ન કરે એટલા માટે એમને એમનો દાહ સંસ્કાર કરી દીધો અમુકની પ્રસિદ્ધ થઈ ગઈ હતી વાત પણ એના પછી પણ એવા ઘણા દ્રષ્ટાંતો ઇતિહાસમાં મળે છે વલ્લભકુલ પરિવારમાં અમારા માંડી પરિવારમાં અમારા પન્નાલાલજી તાજી મહારાજશ્રી માટે પણ એવું કહેવાય છે બહુ જ નજદીકના અંતરંગ સેવક હતા એમનો યુવાન છોકરો મૃત્યુ પામ્યો ત્યારે પરિવારજનો એટલા બધા દુઃખી થઈ ગયા કે એ દુઃખને સહન ન કરી શક્યા એમની કૃપાથી એ જીવિત થયો સ્મશાન યાત્રા જઈ રહી હતી અને અટકાવી અને એને જીવિત કરી એટલે પછી તો એ પરિસ્થિતિ થઈ ગઈ કે એમાં ગામની અંદર રહેવું છે પછી તો કોઈની સ્મશાન યાત્રા નીકળે જ નહીં એવું થાય તે પછીથી એમણે એકાંતવાસ કરી દીધો અને કોઈને મળતા નહીં આવા ઘણા બધા પ્રસંગો છે અહીંયા પણ કૃષ્ણદાસજી છે એમણે આ જાતનું ઈશ્વરીય વ્યવસ્થાની અંદર કોઈ જાતનો હસ્તક્ષેપ થાય મનુષ્ય દ્વારા એ ઠીક નહીં એટલે એમણે આ વાત કહી છે કે સંસ્કૃતમાં એમ કહેવાય છે અનારંભો મનુષ્યાણામ પ્રથમ બુદ્ધિ લક્ષણ આરબ્ધાસ્ય આરબ્ધસ્ય અંતગમનમ દ્વિતીય બુદ્ધિ લક્ષણ એવું કોઈ કામ કરવું જ નહીં કે જેની અંદર આવો રિસ્ક હોય પણ જો કરી દીધું તો પછી પૂરું કરીને છોડવાનું એટલે જેને ગુજરાતીમાં કહેવાય ને પલાળી છે તો પછી મૂંડવી જ પડે <laughs> આરબ્ધસ્ય અંતગમનમ દ્વિતીયમ બુદ્ધિ લક્ષણમ એટલે આપણે એ કામ કરી દીધું પણ પછીથી આપણા માટે આનાથી બોધપાઠ એ છે કે આપણે આવી જાતનો કોઈ વ્યવહાર ન કરવો જોઈએ કે જેનાથી ધર્મ મર્યાદા કે ઈશ્વર મર્યાદા છે એનું ઉલ્લંઘન થતું એ તાત્પર્ય છે ચલો આજનો હવે અહીંયા સમય થઈ રહ્યો છે તો અહીંયા આજે વાર્તાને વિરામ રાખીએ કાલે આ વિષયમાં કઈ હશે વિશેષ ચર્ચા કરવાનું તો કહેજો ઠીક છે પ્રણામ